મહાદેવજી કહું હોય તો કેવી રીતે થાય મહાદેવજીને બહુ ભક્ત છે એમને બહુ ગાતા મહાદેવ ઘણા પેલા મહાદેવજીને પણ બહુ ભાવ તો હવે મહાદેવજી સમજ કેવી રીતે થાય એમને શીખવાડો બધા જે આવે સાસુ આપે ના મહાદેવજી બનાવો ક્ષમતા રાખીને કડવા પેલા બધા પી જાય એવું પી ગયો તાર માટે થયું જેને જેને આપ્યા બધાને પી ગયો પોતે કરવા કીધા એ તો પોતે જ માધેજી થયા માધેજી કરવા પીને થયેલા ઝેર પીને આ લોકો ઝેર આપે ને તે પી જવાનું અને પછી તો માધેજી થાય અરે અમે ઝેર પીને ત્યારે થાય છે મારે લોકો અમને પૂછે કેવી થાય તમે ઝેર પીને જ્યારે તમે આટલી તો બધું પી જાય ક્ષમતા રાખી પી જાય નળ બગાડી નહીં જીભ બગાડી નહીં મન બગાડી નહીં એવું હોય તો કહેજે ના કારણે જે તારા ગાળમાં લખેલું છે તે ઘર કારણે એને કાપી નાખવાનું લખેલું છે તો જે વ્યક્તિ થી ચાલુ કારણ નથી બધું ઠેકાણે પાડી આપશે દાદા દાદા ઉપર છોડી દીધું દાદા ઉપર છોડી દીધું બધું આપ અમે કહીએ તો કરે કાલે કાલે લાઈટ થઈ જાય ચાર દિવસ બાકી રહેશે દાદાના મંદિર જવાના ગોબરાઈ કેમ છો હો દાદા ભગવાન ના સિંહ જેકા હો દાદા ભગવાન ના સિંહ જેકા દાદા ભગવાન ho dada ho dada bhagwan na singh ho dada bhagwan na singh ho dada bhagwan na singh ho dada bhagwan દાદા ભગવાન કેવી રીતે વર્તો છો ત્યારે બદલે તમને ફેરફાર કરી આપે છે He said how you want to behave with your family all day, you know, how you behave No, with your they family must all day, Oh, yeah. and he'll teach you how to behave. Fine. He'll give you guides, guidelines. What is correct or what is incorrect? What is I will what? show you. What is What is correct and what is not correct. Right. That he will show. એને એને અવારથી સાથેથી વાઇફ ને બધા છોકરા જોડે કેમ ડીલિંગ કરે છે એ ડીલિંગ માં એમને એમ લાગે છે કે આ કરે છે એ બાબતો એમને સમજાવી દેવું બરોબર ને એટલે પછી ત્યાં શાંતિ પકડી જાય ક્યાં શાંતિ પકડવાની ક્યાં નહીં જે ઇફેક્ટ છે ને પોઝિટ થોડુંક એમને સમજાવીએ તો બહુ કામ લાગે તમે સમજ પડી See, what Dada is saying, you know, whatever you're doing with your family all day, is trying to make you realize. So he will tell you, you know, after a while. તમારે ગુસ્સે થવું ના પડે કે કોઈ ગુસ્સે થાવ છતાં ખોટો રસ્તો છે નહીં સમજ પડવાથી ગુસ્સો કરવામાં આવે sometimes when I you don't help. understand, and that's what makes you get angry. Yes. When you don't understand something, that's what makes you angry. In real. તો તમારે આખા દિવસ નું તમે કહો કે તમારે કોઈ ડીલિંગ કેવી રીતે કરો છો અમે તમને કહીએ કે આ રીતે કરજો That I will show you the way how to deal with those kind of problems in all, you know. before that, he should have told how he is feeling right now. Oh, okay. You can tell Dada how you're dealing with your wife and children. You, know, you can tell Dada right now, and he'll give you the way how to deal. Mm. You know. Well, I have no major problems right now. I have had no arguments in seven years. Very good. That's good. એટલે કે મને 7 વર્ષ ત્યાં કોઈ પણ જાતનો આર્ગ્યુમેન્ટ થાય જ નથી. બરાબર. વાઇફ સાથે સમ સમ ભાવે બધું થાય છે. That's very nice. Okay. Very good. 7 વર્ષ થયા કશું. Learn to control my. એટલે મારા મનને કંટ્રોલ કરેલો છે. That's very good. He's very happy with you. Very good. Very good. Sometimes you get a little miffed though in the job I'm in. You have to you get a little <laughs> job ની ઉપર કામ ની ઉપર કદાચ કોઈક વાર થાય છે કામ ની ઉપર કામ કામ કરવા જાય છે કામ કામ કામ હોય ને કામ કામ વખતે થોડું થઈ જાય એવું બીજું નથી ઘરમાં નહીં થતું બસ સારું એવું સારું very happy with you thank you That's what i is trying to show the other peoples, you know, the way you have lived seven years, no problems. You know, no, not even a single argument. No arguments or anything. Yes. Gathering. It will be more and more. There are few people resting in the room right now. They haven't come out yet. We'll about 70 or 60, 70 people. Very good. We're sure glad to have you all in town all over the area? They are from different states, Tennessee, Georgia, Mississippi, Illinois, Chicago, you know, from Chicago. Who's from Tennessee? Okay, there are bunch of people from Tennessee. That's where I went to med school, in Memphis. Memphis? University of Tennessee. She's living in If you want to ask any questions you can answer. If you have any questions, go ahead and ask Dada right any kind of question. Any kind of question. God is creator is correct by relative viewpoint. Are we going to be able to make friends with the Russians God and not have war? Correct by <laughs> religion viewpoint. not, not by real viewpoint. by real viewpoint the world is the puzzle itself okay. the world is the puzzle itself right. god is created correct by relative viewpoint not by real viewpoint We won't have war anytime soon. એમને એવી એ કે છે કે અમારે કે છે કે બધા જોડે ફ્રેન્ડલી રિલેશન જોઈએ વોર ના જોઈએ બસ બસ best way. Family relation. That is the best way. That is you wish. દાદા ને ગાળ બોલે મારે એમ પૂછે છે કે રશિયા ની સાથે અમેરિકા ને ફ્રેન્ડલી રિલેશન થશે નહીં થાય નો No. No what? He says no, it won't be. There won't be any friendly relation with America between and Russia and Russia. America in future. It's too bad. He, he sees, he sees, and he he predicts that there will be World War Third. By 19. He, within પેલું અ, ત્રીજું વિશ્વયુદ્ધ થશે એવું આપ કહો છો જરૂર જરૂર There will be a third world war. It will be That's what I was afraid of. આપડે એમ કેવું જોઈએ લોકોને કે તમારું નથી એમ કેવું જોઈએ આપડે પ્રપેગન્ડ આપડે એવો કરવો જોઈએ what he says is public badi public bandi jaye so we should not tell this news to people public ko dada એવું બોલે છે કે થવાનું નથી people will be afraid of all this આ તો તમે પૂછી તેરો જવાબ આપ્યો બસ public માં થવાનું નથી એમ બોલે you have asked him he have to answer correctly what he can he can see He has to tell, no? He Doesn't can't he say think they should be afraid? no. You don't think the people should be afraid? Maybe we could stop it if everyone's Yeah. afraid. Yeah. એટલે તમને એવું તમે એવું ઈ- ઈચ્છો છો કે છોક- લોકો મને ભય ના લાગવો જોઈએ એમ હા કોઈ માણસ fearless There shouldn't be any kind of fear among the peoples. Because it's going to happen anyway. Yeah. Yeah. તો દાદાને મારે તો એને ફિયર ના લગાડે કે If somebody beats Dada even, he won't have any kind of fear at all. You know? He won't. તો એ આશીર્વાદ આપે છે Then still he will give you blessing. There are very few people in the world who they will do like somebody beats you and I think he will try to criticize. Right. But Dada, you know, if you beat him up or you do anything to him, you know, he will not, he will still bless you. That's the way There he is is. God, there is God, I can see. There's God in, in you too, you know. Thank you, Okay. sir. Thank you, sir. Abar em કે છે. Abar em. Thank you, thank Thank you. Oh, very nice to meet you. I must be going now. I have, a, I have a city council meeting એમને tonight. જવું છે એમને એક મીટિંગ માં સિટી હા. કાઉન્સિલ ની હા. એટલે તમને મળ્યાનો બહુ આનંદ થયો હા બરોબર છે okay To run the government. Bless you. એમને blessing I I'm asking to give you blessing. He's giving blessing Thank you. and go on saying I નામ શું bow છે? નામ શું Dada. Kirby. Doctor. Doctor Kirby. Kirby. Kirby. Kirby. Doctor Kirby. You say I bow dada, I bow dada. I bow down, bow down. I bow dada. I bow dada. Check, check. Can I check one? I will take ten pounds here. Take one from that. જય સત્ય Thank you, sir. Thank you. Right here. Thank you. If you read that, that's fine. Anyway, I'm out. Okay. Thanks for having me down. Nice one. See you. Thanks for coming down anyway. Right. આપતવાણી આપો ને આપણે આપતવાણી ઇંગ્લિશમાં આપો. આપતવાણી ઓકે જસ્ટ અ મિનિટ ના મિસ્ટર અરવિંદ બોલે આપતવાણી આપો ભાઈ. એક મિનિટ આપણે મારી પાસે છે એક take this one too. Oh, if you read okay. one of these, even you'll find out what who is who. It's called Asawani. You know. This is uh, whatever is uh, we record it on tape, and then you publish. Uh-huh. Uh, and this is the transcript. take this book You know. Okay, just a minute. We'll give up. Maybe some of the items you might want. In English, and I'll give you one. Thank you for that. After one, I want to can return it. No, you don't need no. Keep it, you know, maybe if, you're, your family member, somebody wants to you know, they, they, you know, that's good. he's going to bring you one, you another one. You will have to one. What he is, that's everything what he spoke. Now he spoke himself. Everything is spread now. There's about 50 or 20 like that. There is a mixture of There's only one that I came. Even the followers are more than 50,000 all knowing in India right here in America, more than 50,000 people. And it's going up and up day by day. You know, it's not, he's not, he's not forcing anybody to do anything. People want to practice their own religion. Wow. Well, સાત આઠ ચોરાસી હસમુખભાઈ ને ત્યાં માં થઈ ગયો આ બધા જાણે છે તું શુદ્ધાત્મા થયો બહાર જાણતા નથી બહાર દેશ શું કહીશ કોઈ પૂછે તો સામા માણસ ને કયા શબ્દમાં પૂછે તેના પર કોઈ પૂછે સામાન્ય સામાન્ય કોઈ પૂછે તમે કોણ છો તો શું કહેશો બહાર કોઈ પૂછે કોણ છો તો શું કહીશ જનરલ આમ નોટ પર્ટિક્યુલર એ શબ્દોમાં મૂકવું કઠિન પડશે શબ્દમાં ના મૂકવાનું મુશ્કેલ પડશે શબ્દમાં મૂકવાનું મુશ્કેલ પડશે એટલે તમે સમજતા છો શું નામ તારું સુનિલ સુનિલ સુનિલ લોકો તને સુનિલ નામથી ઓળખે છે એ તું જાણે છે ને તને સુનિલ નામથી ઓળખે છે લોકો એટલે તારે પૂછે કોઈ કોણ છે તમે તારે સુનિલ છો શું કહે સુનિલ આ બાઈનો ધણી થયું આનો આનો બ્રધર થયું આનો મામો છો કાકો છો બધું એમની ભાષામાં જ વાત કરી સમજ ને નહીં તો પછી એમને મુશ્કેલી પડી જાય એ લોકોને ગભરામણ થઈ જાય કે આ શું કહે છે ખબર ને એટલે you are Sunil is correct by relative view point ક્રાંતિની ભાષામાં સુનિલ અને આ ભગવાન ની શુદ્ધ ભાષા છે real by real view point you are શુદ્ધ આત્મા by relative view point you are Sunil world is the the puzzle itself God has not puzzled this world at all. There are two viewpoints to solve this puzzle, one relative viewpoint, one real viewpoint. By relative viewpoint you are Sunil, by relative viewpoint you are Bhadar, by relative viewpoint you are husband, person, બધું relative. And by real viewpoint you are Shuddharma. So, પેલા તું એમ જ બોલતો ના હું જ સુનિલ છું મારું નામે સુનિલ છે ને હું જ સુનિલ છું ત્યારે એમ કહેવાય કે મારું નામ સુનિલ છે પણ હું આપણે શું છે આપણે જાણવાનું સમજે તને સમજે ના સમજ પડી ના પડી હું સુનિલ જ છું એ જે આગ્રહ કરતા હતા એ ઇગોઇઝમ હતું શું હતું ઈગો હા સુનિલ તો ડ્રામેટિક થઈ ગયું હા તું તો ખરેખર તો શુદ્ધાત્મા થઈ ગયો એટલે રિયલિસ્ટિક યુ આર સુધાર્થના by relative point you are Sunil ફરી સમજે ને તમને ભાઈ સમજ પડી ગઈ શું નામ તમારું Babubhai Babubhai Babubhai by relative point you are Babubhai by real point you are પાંચ આજ્ઞા આપે છે દાદા બરાબર ધ્યાનથી બધું વિનાશી કેવું નામ નામ એ વિનાશી ને બધું વિનાશી એને સંજોગ બધા સમજે અને આપણે અનામી એટલે અવિનાશી બધું હવે ગાય ને છે તે બહારની ભાષામાં શું કે રિલેટિવ ભાષામાં ગાય ને શું કે છે ગાય શું કે ખબર નથી પણ આ તમને રિયલાઇઝ કરી આવ્યું એટલે આ તમે ભાષાથી જાણી ભગવાનની ભાષામાં શું છે બધી વસ્તુઓ શું કહ્યું બાય રિયલ વ્યુ પોઈન્ટ એ ગાય એ સિદ્ધાર્થમાં છે બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ ગાય બકરી બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ બકરી છે રિયલ વ્યુ પોઈન્ટ સિદ્ધાર્થમાં ગુલાબનો છોડ રિલેટિવ વિપાઇન્ટ ગુલાબનો છોડ છે રિયલ વિપાઇન્ટ સુધાર The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. હવે આ બે દ્રશ્યો તમારે જોવા માટે આપી તમને રિલેટિવ આ આજથી દેખાશે સમજે રિયલ અંદર ની આજથી દેખાશે સમજે એટલે આત્માવત સર્વ ભૂતે શું થશે શું થઈ ગયા આત્મા બધાના અંદરની આંખથી દેખાશે દિવ્ય વિચારથી સમજો ને એને દિવ્ય ચક્ષુ કે છે આ બે વાત સમજણ પડી ગઈ તમને મને ભાઈ બાબુભાઈ સમજ પડી તમને સમજ પડી તમને બધા સમજ પડી ગયા બેન ને સમજ પડી by relative viewpoint, not by real viewpoint. Your vanita is correct by relative viewpoint, not by real viewpoint. By real viewpoint, you are true Shuddhatma. Pure soul. By real viewpoint, you are pure soul. And by relative viewpoint, you are Vanita, you are Vajra. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. ધ્વનિ તને સમજમાં આવે કે બોલ્યા નથી ને બોલ્યા તો પણ ધ્યાન રાખશે તો કઈ ફાયદો થઈ શકે શું કહે ભાષા ગુજરાતી નહીં આવડતી અરે હા એટલે ભાષા આવડે ને તે જ બોલે લેંગ્વેજ ની મુશ્કેલી પણ ફાયદો થશે કે આજ રાતે ધ્યાન કરજો બાબા ઘણો ફાયદો થશે Little, little I'll explain you later on. Afterwards, I'll explain you what he said. When everything is over, she'll get back to you. I think I understand. Well, whatever you understand. We are understanding. Some of the things you don't understand. That's good. She'll let you know as well. થોડું થોડું સમજાય છે આ તમે કહ્યું કહેલું કરશો ને તો બહુ સર સમજાશે કહ્યું ફાઇલ આવી આગળ હતું છે બધા ને આટલી વાર માં તો મહી આમ છૂટું પડી ગયું લાઈન ઓફ ડિમાર્કેશન પડી ગયું હા તમે એને ધ્યાન રાખશો તો પછી આશે તમે અમારે જાગૃતિ રાખો જાગૃતિ વધી જઈએ એકદમ તો ધોઈ ગયા શું નામ છે Mahendrabhai Mahendrabhai you are Mahendra is correct by relative by And you have Siddhartha is correct by real viewpoint. પેલા તો તમે એમ જ બોલતા હતા કે હું જ મહેન્દ્ર છું અને હું જ છું આ હું જ છું મારું નામ એ મહેન્દ્ર અને હું જ મહેન્દ્ર ત્યારે ઇગોઇઝમ કોણ આ ઇગોઇઝમ કોણ હું છું આગ્રહપૂર્વક બોલતા હતા હું સુધી એ જ ઇગોઇઝમ બરોબર આજ ઇગોઇઝમ કોણ અને તેની સાથે મમતા પણ ચાલી ગઈ કેટલા વાક્ય આપે હું પાંચ આજ્ઞા આપવા માંગુ છું આ બે વાક્યો આપ્યા કયા કયા બે આપ્યા પછી કઈ દહી રહી હજાર વખત જ્ઞાન આપ્યું પણ કદાચ કશું નહીં કૃપા સિદ્ધ દેવોની ગમે તે એવું થયું હોય કોઈ તમને અંતર ના પડે ગુજરાત આવે ને તો બધાને ધ્યાન દોરી જાય શું કેટલા કેટલી આજ્ઞા મેં આલી કઈ કઈ relative first relative view point second real view point સમજ પડી ને તમને સમજ પડી ગઈ તને સમજ પડી છે મને બચાવ ઈચ્છા નથી પણ તે બાબુ હેરાન કયા કર્યા ને માંગુ છું આ બે ના પાડવામાં હરકત આવે એવું છે આપડે રસ્તામાં જતી વખતે ગાડીમાં જાઓ કે ચાલતા જાઓ ઘરમાં હોય તો ઘરમાં જેને જોઈએ તેને આખી રિલેટિવ રૂપાણથી જોવું અને અંદરની વસ્તી શુદ્ધાત્મા જોવું વાંધો આવે ખરો વાંધો આવે ખરો આ બે તમને પેલો હેન્ડલ મારવો પડશે એકદમ ના સ્પીડ થઈ જાય બરોબર ને નવે નવે જોઈએ ને પછી મહિનો બે મહિના હેન્ડલ મારશે એટલે પછી એની મેરેજ સહજ થઈ જશે પછી એમને તમે જુઓ તરત દેખાય બે જુદે જુદે પછી પેલો હેન્ડલ મારવો પડશે નવે નવી છે અને અનાજી નો અવળો અભ્યાસ ને એ પછી સા એ બાજુ ચડી જાય બરોબર ને તમે બેન સમજ પડી છે પડી ને સાહેબ હવે ત્રીજું વાક્ય આપું ત્રીજી આજ્ઞા હવે અત્યાર સુધી તો બાબુભાઈ તમે ચલાવતા નહીં બધું શું ધંધો છે ભાઈ ને શું ધંધો છે મોટલ મોટલ એ બધા જે નહીં આવતા હતા જે મોટલું ઘરાક આવતા હતા તેને કોણ મોકલતું હતું ઉપર વાળો ડિવિઝન કરીને કોટા કોટા પૂર્વ મળે આ તો હા એક ની આખી બે ચાર જ પેસેન્જર આવે એક ની આખી બોટલો ભરાય નસીબ હા નસીબ ઉપર હા એટલે હું તમને સમજણ પાડવા દે હવે આ તમે તમને એમ લાગે છે હું ચલાવું છું આ બધું તમને એમ લાગતું હતું ને આ બધું આખું જગત જ મારા છે હું ચલાવું છું સમજ પડે ને જો પોતે ચલાવતો હોય તો ઘરે બોલાવે રે ખાલી મસુરા રહેવા દે આ તો ખાલી ગોય એમ કરે છે હું ચલાવું છું સમજ ને એટલે કોણ ચલાવે છે તે તમને કયા આપવું આવે ભગવાને ચલાવતા નથી જો ભગવાન ચલાવે ને તો એ બંધન માં આવે ભગવાન તો જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી અક્રિય છે શું છે એના જે ગુણ નથી તેને ગુણ આરોપણ કરીએ તો શું થાય એટલે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી ભગવાન અને આ કરે છે કોણ અત્યાર સુધી તમને એમ માનતું હું કરું છું પણ તે તો બધું ખોટું નીકળ્યું સમજ ને બધી ભ્રાંતિ છે પોતે કરતો હોય ખોટે જ ના ખાય ને કોઈ ખાય હા અને ઘરાક મોકલે ના મોકલે મોટર સરસ હોય તો ખાલી રહેશે અને પોતે કરતો હોય તો ટકા હારા મરવાય ના છે ને ટકા હારા કે મરવા દે દવાખાનામાં એ છૂટકો જ નહીં પોતાના હાથમાં ક્યાં એટલે આ વ્યવસ્થિત નામની શક્તિ છે તે જગત ને ચલાવે સૂર્ય ચંદ્ર તારા બધું મેરે વ્યવસ્થિત જગ્યાએ જ રાખે છે સમજ ને સૂર્ય ચંદ્ર તારા બધી હરેક ચીજ એની જગ્યાએ વ્યવસ્થિત જગ્યાએ જ અને એને ઇંગ્લિશમાં હું વ્યવસ્થિત નથી કહેતો ઇંગ્લિશમાં સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ કહું છું ને પણ તમે વ્યવસ્થિત વ્યવસ્થિત બોલશો સારું પડશે તમે તમને પોતાના સમજી જશે સમજ ને આ વ્યવસ્થિત છે અમદાવાદ માં રજા લે ચાર દાડા તો પેલું જે ભૂંગળા માંથી નીકળે ને બધું તે કોણ સાફ કરે પછી માણસ બધું ઘોંઘળા ની મરી જાય બધું પણ વ્યવસ્થિત રાતે હજે સાફ એ રજા લે જ નહીં સમજો ને એટલે વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવશે સુનિલ નું અને તમે જુદા થઈ ગયા સુનિલ થી સુનિલ તમારો પાડોશી ફર્સ્ટ નહીં હતો બાહુભાઈ તમારે પાડોશી ફર્સ્ટ નેબર સમજો ને બાહુભાઈ શું કરે છે તમારે જોવાનું બાહુભાઈ નામ ને બાહુભાઈ શું કરે છે એ તમારે જોયા કરવાનું સમજો એમનું મન શું કરે છે બુદ્ધિ શું કરે છે ચિત્ત શું કરે છે જોયા કરવાનું આપણે જ્ઞાતા દસતા સમજો અને વ્યવસ્થિત શક્તિની પ્રેરણા છે બાહુબલી ચાલ્યા કરશે પ્રેરણા કોણ આપશે વ્યવસ્થિત શક્તિ સમજો ને હવે બધું તમારે ચાલ્યા કરશે સમજો હવે વાંધો નહીં આવે તો અહંકાર તો દખલ થતી હતી બધી વાળા વાળા કારણ ચિંતા ઉપાધિ ચિંતા ચિંતા ના થાય મારી આજ્ઞા પાડો તો એક ચિંતા થાય બે લાખ ડોલર નો દાવો કરે તમે શું હવે આવું ગેરંટી જ્ઞાન આપે તમે બરોબર આજ્ઞા ના પાડો તમારી ભૂલ છે પાંચ આજ્ઞા પાડવાની આપું છું તો હેલી છે પાછ તમે પોતે જ કે છે હેલી છે ને હવે વ્યવસ્થિત શક્તિ બધું ચલાવી લે છે તમારું કોણ ચલાવે છે હા તમને સમજાયું હવે વ્યવસ્થિત શક્તિ એટલે શું એક દાખલો આપું આ પ્યાલો છે ને તે હું લઈને જતો હોઉં અને મારા હાથમાં સરક્યો એટલે સરક્યો એટલે મેં આમ આમ ઠેઠ પ્રયત્ન કર્યો જતા પડી ગયો ભાગી ગયો તો લોક શું કે મને શું કે દાદાજી કોઈ હતું જ નહીં તમે એકલા જ સમજદાર એવું કે ને શું કે બીજું કોઈ હતું નહીં એટલે તમે એકલા જ તમે જ જાગો વ્યવહારમાં તો એવું છે ને એમને જેવું દેખાયું છે ને એ મારે કબૂલ કરવું પડે હા મેં શું કહ્યું મારી ભૂલ થઈ તું કહેતા એને દસ રૂપિયા આપી દઉં તને દસ હવે એમાં થોડી ને હવે ખરીદે કોણ ભાગે છે ત્યાં આગળ વ્યવસ્થિત શક્તિ ભાગે છે કોણ ભાગે છે વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ ભાગે છે ચાલા શા માટે વ્યવસ્થિત શક્તિ પ્યાલા ભાગતી છે કે આપણા લોકો એક ડઝન કપકાદી લાવે તે હાથ પીડી સુધી ચલાવે એવા કેવા છે અક્કલ વાળા થાય ને તેલ કારખાના વાળું ના ચાલે કોણે વાળું ના ચાલે કારખાના વાળું ના ચાલે તો ના જોયું ને આ પેઢી ચલાવે પેલા બધા ધંધા બધા બંધ થાય કોણે વાળાનો ધંધો નો ધંધો નો ધંધો એક્સપર્ટનો ધંધો ઇન્કમટેક્સ વાળાનો ધંધો આ હું બીજો જોટો જ ન લાવું ને તમે સમજો ને એટલે આ બધું તોડફાડ વ્યવસ્થિત કરે છે જેટલી આ દુનિયામાં જે તોડફાડ છે ને એ બધી વ્યવસ્થિત કરે છે સમજો ને તોડફાડ એટલે ખોટ પણ એ લાવે શું થાય સમજો ને અને જોડે જોડે સપ્લાય એ કરે છે સમજો ને એટલે આપણે ચિંતા નહીં કરાય એ સપ્લાય કરશે ફરી સમજો ને આ વ્યવસ્થિત શક્તિ સપ્લાય કરશે અને તોડી નાખશે ખરી કારણ કે એને તોડ તોડફોડ ના કરતા બધાનું ચલાવવાનું ચાલવું છે ને કોઈ જગ્યાએ ગયા અને બુટ કાઢી બેઠા બુટ નવા અંદર ગયા પચાસ ડોલર ના હતા કોક લઈ ગયો એટલે તારે શું કહેવાનું વ્યવસ્થિત આ વ્યવસ્થિત કોક કોઈને પેડાથી ગા લઈ જા બધું ને તારે વ્યવસ્થિત કરીને ઘેર જવાનું પછી વ્યવસ્થિત એક બે દાડા પછી પણ તમે લાયા લે પછી એમને નહીં રાખે શું સમજણ પડે છે અમારી વાત તમને સમજ પડે છે એટલે વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવી લે છે તો બીજો દાખલો આપું એક વ્યવસ્થિત શક્તિનો આ એક દાખલો તમને સમજ પડી ને બીજો દાખલો આપો છો બેંક નો હવે બેંક માં રહી એક ગજામાં બસો પડ્યા છે દસે ડોલર અને બીજા ગજામાં બસો બે હજાર ડોલર લીધા આપણે બેંક માંથી તે બીજા ગજામાં ક્યાં અને પછી આવતા હોય તો બોર્ડ વાંચ્યું બેવર ઓફ પીસ એટલે આપણે શું કેવું સુનિલ ગધું લાગી રાખીએ ને રસ્તો ખરાબ શું કેવું છે આપણે સુનિલ ચેતવવું પડે એ ગધું ડાબી રાખજે રસ્તો ખરાબ છે એટલે સુનિલ ડાબી રાખે ત્યાર પર પેલી જમાતી કાચી નહીં હોતી કાપનારા ઓછા કાચા હોય છે તો વાટેલા મરચા બચા બધું તૈયાર રાખે છે રાખી અને હાથ સુધી લઈ જાય એટલે શું કહેવાનું કે જયારે પકડાશે ત્યારે ગુનેગાર થશે આસ્તે હે જલેબી ખાતો છે મજા કરતો ના કરે એના હાથમાં હાથ બે હજાર બે હજાર પકડાશે તારે એ ગુનેગાર વ્યવસ્થિત ધર્મ પકડશે તારે પણ તમે તો પકડી ગયા સમજો ને હવે તે કહે છે તે તમને લોકો પૂછે કે સુનિલ અરે પેલા ભાઈઓ ઉમામ ઉમ કરે ભાઈ શું ગયું તમારું ભાઈ શું ગયું તમે શું કહેશો મારો હિસાબ પત્યો ના એવું કહેવાય તારે હંસા બહુ બહુ ડર ડાયા હતો દાદા એવું બોલે ગાડું બોલે એટલે આપડે એને કેવું કે આ ગજામાં બસો હતા અને આ ગજવા કઈ નતું તે ગજુ કપાઈ ગયું કશું ગયું નથી આ બસો એમને એમ જ છે કઈ દેખાડવાના આપડે કઈ બે હજાર ગયા તો આપી દે થોડા વધારે પ્રદર્શન કરી આપે ને ના આપે શું વાત છે કોઈ ના આપે તારે પછી સારું કહીને પૂરતા આપડે શું કે મૂર્ખ હતા યાર લખતો મસ્તા હતા એવું મૂર્ખ કહેવાય કરતા આપડે ગયા જ નથી એમ કહી દઈએ બધું વ્યવસ્થિત છે ને સમજ ને અને પછી આપણે ગરબડી જવું ત્યાં વચ્ચે પોલીસ પોલીસ ગેટ આવે ને ત્યાં વ્યવહારથી કરવું જોઈએ આપણે વ્યવહારને એ નહીં કરવો જોઈએ સમજ પોલીસ ગેટમાં જઈ દેખાડવાનું કે ભાઈ આ ગજુ કઈ છે અમારે બે હજાર ડોલર ગયા છે કેસ નથી રાખજો તપાસ કરજો કહે એટલે કેસ નથી લે પછી આપડે ઘેર ગયે રાતના તારું મન ખરું ને એ મન પાછું મોવા પાડે એ જમતું બેસી રહે ને મન કે છે તમે તો કહેશો વ્યવસ્થિત પણ કાલે પેલા બારસો આપણને તેનું શું થશે મા પ્રમાણે વ્યવસ્થિત સમજીને મેં તને શાંતિ થયો ત્યારે તું બોલ્યા શું મારે તું આપવાનું નહીં કશું મન કશું આપી દે આખી રાત ઊંઘવા ના દે શું કહ્યું એટલે આપણે આ મનને શું કરવું આ મન ને સારું શું ઉપયોગ કરવો ઉપાય કરવો આપણે ઘરમાં જઈએ અને કહી દેવાનું કે હા ખૂબ દૂધ નાખીને શીરો બનાવો સત્યનારાયણ પ્રસાદ જેવો અને ભજીયા બનાવો રહીતું બનાવો બધું બનાવો કઈ એટલે ઘરની સ્ત્રીઓ એમ જાણે કે આ સુનિલ કઈ સારું લાવ્યો છે એટલે ખુશમાં આવે અને તારે પછી સુનિલ ને ખૂબ ખવડાવે અહીંનું ભરચક ભલે આજીરણ થવાનું થાય પણ અહીંથી ભરચક ખાવાનું અને પછી બેહું તો ઊંઘ આવી જાય જ્યાં બેહું તો ઊંઘ આવે ને એટલે ભૂઈ ગયા એટલે મન પણ ઉગી જાય કિરા મન હેરાન ના કરે ને રાતે ઉગી ગયું મન હવે પોલીસ વાળા આવ્યા હોય પોલીસ વાળા કે છે આ ભાઈ સાહેબ પકડી ગયો આ આપડે કહી શું શું થયું એ કહો કે તો આખી રાત રમી રમ્યો અને દારૂ પી અને પૈસાનું પાણી કર્યું છે કે હવે કઈ બચ્યું છે ત્યારે આ આઠસો ને હારી પચીસ રૂપિયા બધા બે હજાર માં તો કહે ને આપડે કઈ લાવો બા આઠસો હારી આઠસો હારી પચીસ લઈ લેવાના આઠસો ગજા મૂકવાના અને હારી પચીસ ડોલર છે તે પંદર ડોલર પોલીસ વાળા રાખવાના તમે ચા પાણી કરી કરજો આટલા ખાતર પાસે દિવેલ એને શું કા બિચારા અને બીજા હાડે દે તો પેલા કે તું ચા પાણી કરજે બા એને કઈ મળ્યો ના મળ્યો શિકાર બિચારો બિચારો કરે અને પછી ઘરમાં આઠસો લાવી અને બે હજાર બેંક ખાતે જમે કરવાના બારસો રૂપિયા વ્યવસ્થિત ને ખાતે ઉધાર કરવાના આઠસો રૂપિયા મૂકી દેવાના તો આપડે થઈ ગયો ચોખ્ખો હવે પછી મહિના પછી હા મોટર માં બધા આવશે ને ત્રણ હજાર આવશે બરાબર ને સર હવે ને જો કકડાટ કરો મોટરમાં આવવાનું બંધ થઈ જાય તને સમજાય છે નામ જોયું કકડાટ કરે આવવાનું બંધ થઈ અને આ રીતે કરીને તો આવવાનું ચાલુ જશે ખૂબ બંટોળીઓ હોય બહાર બહાર ખૂબ બંટોળીઓ હોય તો આપડા બાળો ધડાધડ થતો હોય તો આપણે શું ઉપાય કરવો છે બંધ હે વિન્ડો બંધ કરે તો પણ મંદર ગરમી લાગે બધી આવી છે આ બધું છે સાધન એટલે ત્યાં શું કરવાનું બધા બાયરા બંધ કરે એક જ બાયડું આખલું ખુલ્લું રાખવાનું ને એટલે આખલું એકલું બાયડું ખુલ્લું રાખીએ તાર હવાનો નિયમ કેવો છે કે એ જેટલું પછી ભરાય એટલું આ રૂમ ભરી જાય પછી આમાં ભરાવાની જગ્યા ના રહે ત્યાં આમાં પહેર નહીં જો પેટલી પાછલું બારણું ઉઘાડો એમ જવાનો રસ્તો થયો તો પે કેવો નિયમ છે તમે સમજાય અને પૈસા બાબતમાં એવું જ છે તમે જો બાયડા બધા બંધ કરી દો અને એક જ બાયડો આવવાનું રાખો તો રૂમ ભરી જાય પણ બીજું આવક બંધ ના થાય સમજ્યું ને એટલે એક બાયડું ખુલ્લું રાખ્યું તો આવે જાય આવે જાય ચાલ્યા કરે ના હું ભરી એટલે લોભિયા માણસ એક જ રૂમ એક જ બાયણું ખુલ્લું રાખ્યું હોય તને ખબર પડે ને તો પાછલું ખુલ્લું રાખવું છું ને પાછલું બાયણું ખુલ્લું રાખું ને એ તો લોભિયા મને લાગે જોડે લઈ જતા છે ને ડોલર પાંચ હજાર લઈ જાય ને તો ધર રસ્તામાં ના જાય હોટલ બોટલ હોટલમાં ઉતરાના છે આ કોમ ની આ પીડા થાય તો સારી જગ્યાએ વાપરી ખાવા શું કહ્યું લોકોના સુખને માટે વાપરવા એ સરપ્લસ કહેવાય સમજવું ને પોતાના માટે બહુ વાપર્યું છે વસ્તુઓને કઈ પહાડ નથી બહુ નર્યો પારકા માટે કર્યું એ આપણું હવે ક્યાં સુધી આવ્યું હવે આ વ્યવસ્થિત તમે સમજાયું ને હવે બીજો દાખલો આપો વ્યવસ્થિત થઈ ગયા બે થઈ ગયા હે વ્યવસ્થિત બે દાખલા થઈ ગયા ને બેંક નો હે આ વ્યવસ્થિત શક્તિ તમારે ચલાયેલી છે કેટલી આજ્ઞાઓ થઈ સાઈન કઈ કઈ રિલેટિવ રિયલ અને વ્યવસ્થિત શક્તિ અર્થ વ્યવસ્થિત બાબુ કાલે જ અનુભવ માં આવી જશે એનાથી વાર લગાડી હતી ધોતિયાનો રહ્યો છે હે ધોતિયાનો એ કહ્યું બધું હવે ચોથી આજ્ઞા આપું છું ચોથી આજ્ઞા આપું છું આ ત્રણ માં કઈ અઘરી હોય તો બંધ ફેરફાર ને કઈ નાખીએ કઈ અઘરી છે કઈ હવે ચોથી આજ્ઞા આપીએ અત્યારે ઋણાણ બંધવાળા કેટલા લોકો છે આ કોઈના દીકરા એકલા જ છે એમ કેટલા કે છે દુનિયામાં હવા ચારે હારે ચાર બધી વસ્તી છે બધા બધા છે હા એક રીતે બધા ભાવ તમારે કેટલાક છે ચોપડે ખાતો આપડે ચોપડે ખાતો પેલા મોટો ખાતો કોનો હોય બૈરીનું જબરજસ્ત મોટું ખાતું હોય છોકરો મોટો ખાતો હોય પછી ફાધર બધો મોટો ખાતો ભાઈઓનો મોટો ખાતો એ બધા બહુ ખાતા અને પછી બીજા નાનો નાનો ખાતા પાર વગર ના ખાતા એટલે પાંચ પચાસ હજાર માણસ હવે પચાસ હજાર માણસો ને માટે આટલો ખાતા લીધે સાડા ચાર અબજ લોકો પડી જવું પડે આપડે વેપાર ટૂંકો રહ્યો આપડે એટલે આપડે આ વ્યવહાર વેપાર મોડવાર કરવો છે શું કરવું છે આમાંથી હવે આ વેપાર પૂરો કરી નાખી અને પૂરા થઈ ગયું છે તમે સમજો કારણ કે આપણને પોહાય નહીં ડિપેન્ડન્ટ પણ આ ડિપેન્ડન્ટ ઘણી વાર કેમ પોહાય છે પ્લેનમાં બેસતાની હાથે જ બાબુ તમે એટલે એમાં દર્શન હાથે વિચાર પડી જશે શું થશે શું એટલું શું પડશે પ્લેન માં તમે બેઠા બેસા હાથે વિચાર પડી જશે શું થશે બહુ પડશે પછી પેલું નાસ્તો લાવતા ના ભાવ અને જોડે વાઈફ બેઠી હોય તો વાઈફ કેમ બોલતા નહીં કેમ આમ થઈ ગયા અરે ભાઈ હું મારું પણ તમે સમજો ને એ તો વિચાર નથી આવતા એટલે લોકો અજાગૃતિ પૂર્વક ભણ્યા કરે છે જાગૃતિ વધી જવાની આજે પાપ ધોઈ ગયા જાગૃતિ વધી જાગૃતિ વધે તો કેટલી કેટલા ખાતા છે ના પાંચ પચીસ હજાર મોટા કેમ છે બોલો એવું કેનારા બહુ એ ચા પાય આવો આવો ચા પછી મોટરમાં જે આવે છે ને એ ખાય એ તમારા જરાક જે આવે ને એ તમારી ચા તો ખબર પડી ને એ ગપ્પું નથી આ બધું એટલે આ બધાની જોડે તમારે શું કરવાનું આ બધીને ફાઇલ કહેજો હવે ફાઇલ આ સુનિલ ફાઇલ નંબર વન તું ગુજરાત માં થઈ ગયો આ સુનિલ ફાઇલ નંબર વન અને વાઈફ ફાઇલ નંબર ટુ અને ફાઇલ વાઈફ ને ફાઇલ નંબર તમારી વન અને એમની ટુ તમે કહ્યું ને આ તમારી આમ તમારે વન ને એનું ટુ એવી રીતે એનું વાઈફ હતા તમે સમજ પડી ગઈ ને હવે આ ફાઇલો શું કરવાનું આ જે ફાઇલો છે એને જોડે અત્યારે પેલો ગુસ્સે થઈને આવતો હોય તો આપણે ગુસ્સે છીએ પેલો રાજી ખુશીથી આવતો હોય તો આપણે રાજી ખુશી એવું નહીં એ ગુસ્સે થઈને આવે રાજી ખુશી પણ સંભાળો નિકાલ કરી નાખો આપણે તમારે નક્કી કરવાનું કે દાદાની મારે આજ્ઞા છે તે આજ્ઞા મારે સંભાળો નિકાલ કરી નાખો છે એવું નક્કી બોલો ને તમે મનમાં નક્કી કરો મારે સંભાળો નિકાલ કરો એની હાથે એની અસર ચલાવ પર એના પર પડશે સાયન્ટિફિક વસ્તુ છે સમજો ને અને તમે બોલો મારે બરોબર એમ સીધો કઈ નાખો છે તો એની અસર કેવી <laughs> વૈજ્ઞાનિક છે હું તમને